કથા હસવા માટે નહીં સાવધાન થો સહન કરો તમારા માતા પિતા તમારા વડીલો તમારા માટે બે કડવા શબ્દો બોલે તમે સહન કરશો તો તમે બહુ સુખી થશો સહન કરનારના પક્ષમાં ભગવાન રહે છે સહન તો બધા જ કરે છે મનને શાંત રાખીને સહન કરો સભામાં નિંદા થાય વિદુરજી શાંતિથી સહન કરે છે મારા ભગવાન સર્વમાં છે તો નિંદા કરનારમાં નારાયણ નથી સર્વમાં ભગવાન છે તો દુર્યોધનમાં પણ ભગવાન ઝાડનું પાન પણ ભગવાનની ઈચ્છા વિના હાલતું નથી આજે મારી નિંદા થાય છે ભગવાનની ઈચ્છાથી થાય ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેવી તમને બહુ શાંતિ માનવને શાંતિ મળતી નથી એનું એ જ કારણ છે ભગવાનની ઈચ્છા ને માનવની ઈચ્છા જુદી હોય છે તેથી મન શાંત થાય છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું એને ભક્તિ કે છે મારી ઈચ્છા અનુસાર ભગવાન કરે એવી અપેક્ષા રાખશો નહીં ભગવાન ની ઈચ્છા અનુસાર હું કામ કરું કેટલાક લોકો બે ચાર કલાક ભક્તિ કરે છે પણ એમની ઈચ્છા અનુસાર ન થાય તો પછી ઠાકોરજીને પણ સંભળાવે છે ચાર કલાક હું તમારી પૂજા કરું બીજા લોકો તો કશું કરતા નથી એ સુખી છે અને તમને મારી દયા ઓછી નથી ભગવાન કીધે ચાર કલાક તું મારી ભક્તિ કરે એટલે હું તારો નોકર થઈ ગયો ભક્તિ નો અર્થ એ છે ભગવાનના આધીન થઈને ગમે એ મને ગમે છે મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા છે ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા એક હોય તો ભક્તિનો આનંદ મળશે તમારી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા ભિન્ન હશે તો ભક્તિમાં વિઘ્ન આવશે સભામાં નિંદા થાય છે વિદુજી વિચાર કરે છે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે મારા ભગવાનની ઈચ્છા વિના ઝાડનું પાન પણ હલતું નથી મારી નિંદા થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે મારા ભગવાન મંગલમય છે મારા ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે આપણી ઈચ્છા અનુસાર બધું થતું નથી એ જ સારું છે માનવની ઈચ્છા અનુસાર બધું થવા લાગે તો અનર્થ થશે માનવના મનમાં ક્યારે અને કેવી ઈચ્છા થશે તે કેવાય નહીં મન મુહૂર્ત થતા વાર લાગતી નથી ભગવાન મંગલમય અને ભગવાનની ઈચ્છા પણ મંગલ તમારા જીવનમાં તમને દુઃખ થાય તમને ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે તે સમયે મનને સમજાવો કે પ્રભુએ જે કર્યું છે સારું કર્યું છે તારા કલ્યાણ માટે કર્યું છે ભગવાન કોઈનું પૂરું કરી શકે જ નહીં ઈશ્વરને પૂરું કરતા આપણે જ ભગવાન જે કઈ કરે છે એમાં જીવનું કલ્યાણ છે કોઈ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે વિશ્વાસ રાખવા લાયક એક ઈશ્વર છે કોઈ જીવમાં વિશ્વાસ વિશ્વાસ અતિ વિશ્વાસ રાખવો નહીં અતિ વિશ્વાસ ઈશ્વરમાં રાખવો ભગવાનની ઈચ્છાથી જે કઈ થશે એમાં જ મારું કલ્યાણ છે ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યત્યત કરીશ્યથી તથૈવ તસ્ય ધીરેથી મત્વા ચિંતામ ધૃતન ત્યજેત તમને ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે એવા સમયે મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે તે વિચારપૂર્વક વિદુરજીનો કોઈ અપરાધ નથી સભામાં દુર્યોધન ગાળો આપે છે નિંદા કરે છે વિદુરજી શાંતિથી સાંભળે છે એક અક્ષર બોલતા જ નથી દુર્યોધન ની એવી ઈચ્છા હતી કે આ વિદુર કઈક બોલે તો પછી હું વધારે સંભળાવું વિદુરજી એક અક્ષર બોલ્યા નહીં ત્યારે દુર્યોધન નો ક્રોધ વધ્યો છે દુર્યોધને નોકર ને આજ્ઞા કરી આ વિદુર ને ધક્કો મારીને બહાર વિદુરજી એ વિચાર કર્યો મને કોઈ ધક્કો મારે ને તો ભગવાન ને સહન થશે મને કોઈ ધક્કો મારે તો હું તો સહન કરીશ કદાચ મારા ભગવાન એને સજા કરે તો મારા ભગવાન મને એવું છે હવે તું ઉઠી જાય વિદુરજી ઉભા થયા છે મને કોઈ ધક્કો મારે પછી હું બહાર જઉં તેના કરતા હું સમજી ના સભા છોડી દઉં તે શું ખોટું સભા છોડીને વિદુરજી બહાર મનને શાંત રાખે અને નિંદા જે સહન કરે એને ભગવાન દર્શન વિદુરજી બહાર આવ્યા તે વિદુરજીને શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન થયા પ્રભુએ વિદુરજીને કહ્યું કાકાજી આ બધો ખેલ મેં જ કર્યો છે મારી બહુ ઈચ્છા છે હવે તમે અહિયાં રહેશો તમે જાઓ શ્રી કૃષ્ણને હવે કૌરવોનો વિનાશ કરવાની ઈચ્છા છે વિદુરજી જાત્રા કરવા જાય તો હું કૌરવોનો વિનાશ કે કર્મ કે પુણ્યાત્મા દૈવી જીવ હોય છે રાવણની લંકામાં મહાત્મા વિભીષણ હતા વિભીષણના પુણ્ય પ્રતાપે રાવણ સુખી હતો રાવણે બહુ તોફાન કર્યું છે વિભીષણ નું પુણ્ય નું રક્ષણ કરે રાવણે વિભીષણ ને લાત મારી વિભીષણ લંકા છોડીને ગયા પછી તો રાવણના ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો સર્વનો વિનાશ થયો વિદુરજીના પુણ્યથી કૌરવો સુખી છે પ્રભુએ વિદુરજીને કહ્યું કે કાકા હવે તમે યાત્રા કરવા જાઓ ને અહીંયા શું કરવા રહ્યું છે તમે જાત્રા કરો વિદુરજીએ કહ્યું કે મને હવે જાત્રામાં રખડવાની ઈચ્છા થતી નથી આપ ઘરમાં આવ્યા અને આપ જ્યાં વિરાજતા હતા ને ત્યાં મને તમારા દર્શન થાય હું તમારું ધ્યાન કરું છું તમારા દર્શન કરું છું તમારું સ્મરણ કરું છું જાત્રામાં હવે ભટકવાની ઈચ્છા નથી અંદરથી ભક્તિનો રંગ લાગ્યા પછી બહુ ભટકવાની ઈચ્છા યાત્રા કરવી નથી પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે કાકા તમને યાત્રા કરવાની ઈચ્છા નથી પણ તમારી સાથે યાત્રા કરવાની મને બહુ ઈચ્છા થઈ મારી યાત્રા કરવી છે પણ તમારી સાથે જ કરવી છે હું તમારી સાથે આવી કે તમે મારી સાથે યાત્રામાં આવશો હું તમારી સાથે યાત્રામાં આવીશ ક્ષણે ક્ષણે તમને મારા દર્શન થશે તો તમારે યાત્રા કરવી છે વિદુરજી યાત્રા કરવા ગયા છે કૌરવ પુણ્ય લબ્ધો ગજાવયા તીર્થ પદ પદાની પુણ્ય ચિકીર્ષયોર્વ્યામ સ્વધિષ્ઠિતો યાની કે યાત્રા કરીને ઘેર આવ્યા પછી જેને તમારા દર્શન થાય તેને યાત્રાનું થોડું પુન મળે વિધિપૂર્વક યાત્રા કરનારો એ તીર્થ જેવો થાય આજકાલ તો પૈસા વધી જાય ત્યારે યાત્રાનું બહાનું કરીને લોકો ફરી આવે છે આ સ્પેશિયલ ટ્રેનમાં જે લોકો જાત્રા કરવા જાય છે એ વિધિપૂર્વક જાત્રા થતી નથી એવી રીતે તો કાગડો પણ ફરતો ફરતો કાશીમાં જાય છે કાગડાને જેવી યાત્રા કરે શું આવે લોકો પૂછે છે કે એક વાર જમવાનું છે કે બે વાર જમવાનું ટ્રેનમાં સ્પેશિયલ ટ્રેનમાં યાત્રા કરે એ લોકો શ્રાદ્ધ કરતા નથી ઉપવાસ કરતા નથી તીર્થયાત્રા વિધિપૂર્વક આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે તમે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં તેઓની પૂજા કરતા પહેલા તમારા માતા પિતાની પૂજા કરો જે માતા પિતાની પૂજા કરતો નથી એના હાથની પૂજા દેવો લેતા જ નથી આ શરીર માતા પિતા નું ઋણી છે આ શરીરમાં રુધિર જે છે તે માએ આપ્યું છે અને શરીરમાં જે હાડકા છે માંસ છે તે પિતાએ આપ્યું છે માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં જે માતા પિતાની પૂજા કરતો નથી એને દેવ પૂજા કરવાનો અધિકાર જ નથી તીર્થમાં પ્રથમ માતા પિતાની પૂજા થાય છે લોકો જાત્રા કરે છે પણ શ્રાદ્ધ કરતા નથી શ્રાદ્ધમાં માતા પિતાની પૂજા થાય શ્રાદ્ધમાં શ્રદ્ધા રાખવા અડધો કલાક લાગે છે લોકો આજકાલ શ્રાદ્ધ કરતા નથી જે શ્રાદ્ધ ન કરે એના હાથની પૂજા દેવોને લેવાની ઈચ્છા થતી નથી તીર્થમાં દેવ કાર્ય પછી છે પિતૃ કાર્ય પહેલું છે યાત્રા વિધિ પૂર્વક કરો કોઈ પણ તીર્થમાં જાઓ એક દિવસ ઉપવાસ કરો તીર્થોપવાસ કર્યા પછી વિધિ પૂર્વક તીર્થ સ્નાન તીર્થોપવાસ કરવાની બહુ જરૂર છે જાત્રા તેની સફળ થાય છે જે તીર્થમાં કોઈ પાપ છોડે છે એને જાત્રાનું પુણ્ય મળે છે આજથી હું જુઠ્ઠું નહીં બોલું આજથી હું કોઈની નિંદા નહીં કરું જે પાપ છોડે છે એને જાત્રાનું પુણ્ય મળે છે ગયા જૂની યાત્રા વિધિપૂર્વક કરવી હોય પાંચ દસ દિવસ રહેવું પડે આજકાલ ઘણા લોકો ગયાજીમાં જાય છે એક જ દિવસમાં ત્રણ ચાર શ્રાદ્ધ કરે છે શ્રાદ્ધમાં પિતૃઓનું ભોજન થાય છે પિતૃ એક દિવસમાં બે વાર ખાતા એક દિવસમાં એક જ વાર શ્રાદ્ધ થાય એક દિવસમાં બે શ્રાદ્ધ થાય ગયા દીની યાત્રા વિધિપૂર્વક કરવી હોય તો સાત આઠ દિવસ ત્યાં જવું પડે છે અનેક શ્રાદ્ધ કરવા પડે છે ફલગુ નદીના કિનારે શ્રાદ્ધ વિષ્ણુ પાદ પર શ્રાદ્ધ થાય છે રામ ગયા પ્રેત ગયા બુદ્ધ ગયામાં શ્રાદ્ધ થાય છે છેલ્લું શ્રાદ્ધ અક્ષય વટની છાયામાં થાય કરાર વિંદે પદાર વિંદ જ્યાં બાલકુંડ બાલકૃષ્ણ વિરાજમાન અક્ષયવતની છાયામાં જયારે સ્નાન કરે છે ત્યારે યજમાનના બે હાથને ફૂલની માળાથી બાંધીને બ્રાહ્મણો સમજાવે છે ભગવાનના ધામમાં આવે છે પ્રલય કાળમાં પણ આનો નાશ થતો નથી તેથી એને અક્ષય કે છે તેનો ક્ષય નથી અહીંયા બાલ મુકુંદ વિરાજમાન છે ભગવાનના ધામમાં આવ્યા પ્રભુના ચરણમાં તમે બેઠા છો અહીંયા કઈ પાપ છોડવું જોઈએ પાપ છોડો અને પછી પ્રભુ પાસે કઈક માગો ગોળ મહારાજ કે છોડવાનું કે કે તરત જ લોકો કે છે કે આજથી મેં કોળું છોડી દીધું જે ભાવતું હોય તે ત્યાં જઈને છોડી આવે કોળ છોડવાથી શું લાગશે એના કરતા કેરી છોડીને આવે તો સારું છે પરમ પોતાના માટે પ્રિય વસ્તુનો ત્યાગ કરો જે તમને અતિશય પ્રિય છે એ ભગવાનના માટે છોડી દો તમે ભગવાનને પ્રિય થશો ફળ છોડવાથી જાત્રા નું વિશેષ ફળ મળતું નથી પાપ છોડવાથી જાત્રાનું ફળ મળે છે તીર્થમાં પાપ છોડ તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે છે વિદુરજીની યાત્રા વિધિ પૂર્વક તતસ્વતિવ્રજી અસુરાષ્ટ્રવૃત્તમ સૌમીરમત્સ્યાન કુરુજાંગલાંશ્ચ કાલેન તાવત યમુનામુપેત્ય તત્રોદ્ધવમ ભાગવતમ દદર્શ જાત્રા કરતા કરતા વિદુરજી શ્રીધામ વૃંદાવનમાં આવ્યા શ્રી યમુના મહારાણી માને સાષ્ટાંગ વંદન કરે છે સ્નાન કર્યું છે વૃંદાવનમાં શ્રી યમુનાજીના કિનારે રમણ રેતીમાં બેઠા જ્યાં બાલકૃષ્ણલાલ રમતા અતિ પવિત્ર ભૂમિ છે મોટા મોટા સાધુઓ મહાત્માઓ રમણ રેતીમાં આળોટે છે ભગવાનના ચરણની રજ ત્યાં છે વિદુરજી જમનાજીના કિનારે રમણ રેતીમાં બેઠા છે શ્રી કૃષ્ણ લીલા સાથે શ્રી કૃષ્ણ નું ધ્યાન કરે કેટલાક જ્ઞાની પુરુષો નિરાકાર બ્રહ્મ નું ધ્યાન કરે છે સારું છે નિરાકાર બ્રહ્મ ને કોઈની દયા આવતી નથી નિરાકાર બ્રહ્મ કોઈને સુખ આપે અને કોઈનું દુઃખ દૂર કરે નહીં નિરાકારે નિષ્ક્રિય નિરાકાર ને દયા આવતી નથી નિરાકાર કોઈને સજા કરે નહીં અને નિરાકાર કોઈ જીવ ઉપર કૃપા પણ કરે નહીં સાકાર પરમાત્મા સજા કરે છે અને કૃપા પણ કરે છે નિગ્રહ અને અનુગ્રહ સાકાર ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણમાં દેખાય છે છે એ નિરાકાર કોઈને સજા કરે નહીં કોઈ જીવ ઉપર કૃપા પણ કરે નિગ્રહ અને અનુગ્રહ આ બે શક્તિ સાકાર ભગવાનમાં છે સાકાર પરમાત્માની લીલા સાથે ત્યાં અહીંયા મારા ભગવાન રમતા કેવી આ દિવ્ય ભૂમિ છે વૃંદાવનમાં સેવા કુંજમાં નિત્ય રાસ કરે આજે પણ કરે અંધારું થયા પછી ત્યાં કોઈ રહી શકે અને કોઈ દુરાગ્રહ કરીને રહી જાય તો મરી જાય છે અથવા પાગલ થઈ જાય છે આજે પણ આ પ્રત્યક્ષ છે વૃંદાવનમાં ભગવાનની નિત્ય લીલા છે વૃંદાવનમાં વંશી વટ છે આજે પણ કેટલાક ભાગશાળી જીવોના કાને મધુર વાસળી અહીંયા કોઈ વાસળી વગાડે ભગવાન આજ પણ વાસળી વગાડે તે વખતે તો ગાયોને બોલાવે ગોવાળોને બોલાવે વાસળી વાગે આજે પણ ભગવાન વાસળી વગાડીને જીવો ને બોલાવે તું મારી પાસે આ હું તને આનંદ આપીશ કોઈ સ્ત્રી તને આનંદ આપી શકે નહીં કોઈ પુરુષ પાસે આનંદ નથી આનંદ ઈશ્વર આપે સ્ત્રી અને પુરુષ સુખ આપે છે અને દુઃખ પણ આપે છે જીવને આનંદની ભૂખ છે ભગવાન વાસળી વાંચે કે જીવને બોલાવે છે અહીંયા આવો અહીંયા આવો હું તમને આનંદ આપીશ તો વાસળી વગાડે છે પણ જીવ એવો ફસાયો છે ભગવાનની વાસળી સાંભળતો જ નથી વિદુરજી ત્યાં વાસળી સાંભળે છે કાશી જ્ઞાન ભૂમિ કાશીમાં નવ મહિના રહીને નિયમથી ગંગા સ્નાન કરે અને ગંગા જળથી કાશી વિશ્વનાથને અભિષેક કરે જરા પણ પાપ ન કરે પવિત્ર જીવન હોય તો નવ મહિના પછી બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે કાશી જ્ઞાન ભૂમિ છે શ્રી અયોધ્યાજી ચિત્રકૂટ એ વૈરાગ્ય ભૂમિ વિરક્ત સંતોના દર્શન શ્રી અયોધ્યાથી માં થાય ચિત્રકૂટમાં થાય ચિત્રકૂટમાં બહુ ગરીબાઈ છે ની પોચડી પહેરે છે આખો દિવસ સીતારામ સીતારામ સીતારામ સીતારામ બહુ ભૂખ લાગે ને ત્યારે સાઠવો ખાય ચિત્રકૂટ ના સંતોનો એવો એક નિયમ હોય છે પ્રાણ જાય પણ કોઈ માનવ પાસે માગવાનું ગમે તે માગવાનું તો શું આંખ ઊંચી કરીને કોઈ ના હું જોતા પણ સંતો એવું માને છે હું શ્રી સીતાજી નો સેવક છું શ્રી સીતા માં પોષણ કરે છે હું કોઈ માનવ પાસે માગવા જાઉં તો મારી માને ખોટું લાગશે મારો સેવક થઈને માનવ પાસે ભીખ માગે મારી માને ઓછું ન લાગે પ્રાણ જાય પણ હું માનવ પાસે નહીં માગું વગર માગે કોઈ આપે તો લે છે અને જયારે લે છે ત્યારે એવી ભાવના રાખે છે સીતાજી મને આપે શ્રી સીતાજી અમારું પોષણ કરે અયોધ્યા ચિત્રકૂટે વૈરાગ્ય આજે પણ ત્યાં કલયુગ નો પ્રભાવ ઓછો દેખાય આ બાજુમાં કલયુગ નો પ્રભાવ હવે બહુ વધવા લાગ્યો છે અયોધ્યામાં ચિત્રકૂટના સંતો મહાત્મા કોઈ જ ઝઘડો જરાય કરતા બહુ શાંત દિવ્ય ભૂમિ છે કાશી જ્ઞાન ભૂમિ અયોધ્યા ચિત્રકૂટ એ વૈરાગ્ય ભૂમિ છે અને શ્રીધામ વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે વૃંદાવનના એક એક રજહ કણમાં શ્રી કૃષ્ણ પ્રેમ ભરેલો છે ગ્વાલ બાલ મિત્રો સાથે પ્રેમથી રમ્યા છે શ્રી કૃષ્ણ બાળકો સાથે રમે છે ત્યારે બાળક થઈને હું દેવ નથી હું તમારા જેવો જ વાલવા મિત્રો સાથે એવો પ્રેમ કર્યો છે વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે ઉઘાડા પગે ગોકુળ વૃંદાવનમાં ભગવાન કર્યા છે અને તેથી વ્રજ રજ એ અતિ પવિત્ર છે ઉઘાડા પગે ગાયો પાછળ છે યશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે કે બેટા તડકો પડે છે જોડા પહેરીને જવું જોઈએ તું ઉઘાડા પગે ચાલે છે મને ગમતું નથી મારો કનૈયો અતિ કોમળ છે બેટા તારા પગમાં કાંટો વાગે તો કનૈયો અતિ કોમળ છે તું જોડા પહેરીને જાય યશોડા મૈયા સમજાવે ત્યારે બાલકૃષ્ણ માને છે માં આવું ગોપાલ કૃષ્ણ ભગવાન ને ગોપાલ કૃષ્ણ નામ બહુ ગયું ભગવાનના અનેક નામ છે યશોદા માના ગોદમાં જે રમે ને એ બાલકૃષ્ણ છે કુંજ વિહારી કૃષ્ણ છે રાધા રમણ શ્રી કૃષ્ણ છે ગિરિરાધરણ શ્રી કૃષ્ણ મથુરાનાથ શ્રી કૃષ્ણ દ્વારિકાથી શ્રી કૃષ્ણ પાર્થ સારથી શ્રી કૃષ્ણ એક વૈષ્ણવે ભગવાન ને પૂછ્યું હતું તમને કયું નામ વધારે ગમે દ્વારકાનાથ શ્રી કૃષ્ણ નામ કર પ્રભુએ કહ્યું બધું ઠીક છે મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે એ મને બહુ ગમે હું ગોપાલ છું ગોપાલ નો અર્થ જાણે છે યશોદામાં બહુ જ ઓછું ભણેલા તો એ કહ્યું બેટા હું કઈ સમજતી નથી બધા ગોપાલ ગોપાલ બોલે છે હું પણ ગોપાલ બોલું છું મને કઈ ખબર નથી બેટા ગોપાલ એટલે શું શ્રી કૃષ્ણ માને સમજાવે છે માં ગાયની જે સેવા કરે ગાયનો જે નોકર તેને ગોપા કહે છે માં હું ગાયોની સેવા કરવા માટે લઈને આવ્યો છું માં મને ગાયો બહુ વાલી લાગે હું ગોપાળ માં મારી ગાયો છે ને એ પગમાં જોડા પહેરતી નથી મારી ગાયો ઉઘાડા પગે ચરે છે તો ગાયનો નોકર ગોપાલ પગમાં જોડા કેવી રીતે પહેરે હું ગાયોનો નોકર છું માં હું ગાયોની સેવા કરવા માટે નહીં આવ્યો છું માં પૂર્વ જન્મમાં હું મોટો રાજા હતો મેં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નહીં અને તેથી હું અહીં આવ્યો છું યશોદા મૈયા પૂછે બેટા તને પૂર્વ જન્મ યાદ આવે છે તારા કહ્યું કે માં હું આંખ બંધ કરીને બેસું છું થોડો થોડો મને યાદ સેવા કરી રહી શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક છે રામચંદ્રજી એ બધું કર્યું પણ ગાયોની સેવા કરી નથી રામ રાજા રાજાધિરાજ છે ગાયો ની પૂજા કરતા હતા ગાયો નું દાન આપ્યું છે રાજા રાજાધિરાજ હોવાથી ઘરમાં નોકરો ગણાય છે રામજી ને એવી ઈચ્છા થાય કે ગાયોની હું સેવા કરું પણ ઘરના છોકરો ના પાડે તમારાથી સેવા થાય ને તમે રાજા રાજાજી રાખશો તમે પધારો સેવા તો અમે કરીશું રામચંદ્રજી વિચાર કરે છે લોકો મને મોટો રાજા બનાવી દીધો અને તેથી મને કોઈ ગાયોની સેવા કરવા દેતા નથી હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણ ના ઘેર નહીં જવું ના ઘેર નહીં જવું હવે તો હું ગોવાળના ઘેરે નહીં જઈ જવાનો શ્રી રામ એ શ્રી કૃષ્ણ શ્રી રામ શ્રી કૃષ્ણ એક છે કેટલાક લોકોએ થોડો દુરાગ્રહ રાખ્યો છે રામજીમાં બે કળા ઓછી છે અને શ્રી કૃષ્ણ સોળ કળાથી પરિપૂર્ણ છે આવું કેટલાક લોકો બોલે છે પણ આવું વેદોમાં વર્ણન નથી વેદો એ રામને પરિપૂર્ણ માને રામમાં બે કળા ઓછી છે એ વ્યાસ મહર્ષિએ પણ રામને પરિપૂર્ણ માન્યા છે સાક્ષાત બ્રહ્મમયો હરી રામમાં બે કળા ઓછી છે એવું બોલે એ સાહસ છે એ વ્યાસજીને માન્ય નથી વેદોને માન્ય નથી રામ અને કૃષ્ણ બંને એક જ છે રામ પરિપૂર્ણ છે શ્રી કૃષ્ણ ભગવાન પરિપૂર્ણ છે રામાવતારમાં બધું કર્યું પણ ગાયોની સેવા કરી શક્યા

ભગવાન તમને ઘરમાં અનુકૂળતા કરી આપે તો ઘરમાં ગાય માતાને રાખી જે ગાય માતાને રાજી કરે એ બધા દેવોને રાજી કરે ગાય પશુ નથી તુલસીજી એ ઝાડ નથી શ્રી ગંગાજી યમુનાજી એ પાણી નથી શ્રી હનુમાનજી મહારાજ એ વાનર નથી હનુમાનજી નો આકાર થોડો વાનર ના જેવો દેખાય હનુમાનજી વાનર નથી ગાય પશુ નથી ગાવો વિશ્વસ્ય માતરા ગાયમાં બધા દેવોનો નિવાસ છે થોડો વિચાર કરો શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે મથુરાના કારાગ્રહ લીલા કરે છે ગોકુળમાં પ્રાગટ્ય થયું મથુરામાં મથુરા છોડીને શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં આવ્યા વ્રજવાસીઓને એવો આનંદ આપ્યો છે આ ગોકુળના વ્રજવાસીઓ બહુ ભણેલા નહોતા ગોકુળના વ્રજવાસીઓ બહુ શ્રીમાન નહોતા પાપ કરીને પૈસો કમાવવાની અક્કલ એમને નહોતી છલ કપટ જાણતા જ નહોતા ભાજી ભાખરીમાં સંતોષ માનતા ભગવાનને ગોકુળ બહુ ગમ્યું એનું એક જ કારણ છે વ્રજવાસીઓને ગાયો પ્રાણ કરતા પ્યારી લાગી બધા ગાયોની બહુ પ્રેમથી સેવા કરતા હતા અને તેથી મથુરા છોડીને ગોકુળમાં આવ્યા ગોકુળના વ્રજવાસીઓને એવો આનંદ આપ્યો છે તમે ઘરમાં ગાયની સેવા રાખશો ને તો તમારા ઘરમાં બાલકૃષ્ણ લાલ જે ઘરમાં ગાયની સેવા થાય એ ઘરમાં ભગવાન આવે છે આજકાલના શ્રીમાન લોકોને ગાયની સેવા કરતા શરમ આવે છે કૂતરાની સેવા કરતા જરાય શરમ આવે ઘણા શ્રીમાન લોકો કૂતરાની સેવા કરવા લાગે કૂતરાને સાથે લઈ જાય કેટલાક તો માં બેહાડે આપણાથી બીજું તો કઈ કહી શકાય ને એટલું કહી શકાય કે બીજા જન્મમાં કુતરા થવાની તૈયારી કરી રહ્યા છે ભરતજી હરણ સાથે બહુ પ્રેમ કરતા હતા તે ભાગવતમાં વર્ણન છે મહાન જ્ઞાની ભરત હરણ થયા કૂતરાને કોઈ દિવસ મારવું નહીં કૂતરો આવે ને ટુકડો આવે પણ સેવા કૂતરાની નહીં ગાયની આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું નથી તમે કોઈ પણ સારું કામ કરો તો દેહ શુદ્ધિ કરવી પડશે દેહની શુદ્ધિ ગૌમૂત્ર થી જ થાય ગૌમૂત્ર વિના દેહની શુદ્ધિ નહીં થાય અક્રમ અકરમ ચરંતીના ઓષધીના વને વને તાસામ ઋષભ પત્નીના પવિત્રમ કાયશોધનમ તન્મે રોગાંશ શોકાંશ ચ નુદગોમય સર્વ ગૌમૂત્રમાં ગંગાજીનો નિવાસ છે થી જ દેહની શુદ્ધિ થાય છે અને ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી થાય જે ઘરમાં ગાયના નું લીપણ થતું નથી એ ઘર